चिन्ता सन्तानहन्तारो यत्पादम्बुजरे वल्लभनन्दनम् अज्ञानतिमिराण्डस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषलीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम છેલ્લા બે વખતથી આપણે તીર્થના સંબંધમાં વિચાર કરી રહ્યા છીએ લગભગ નિરૂપણ એ વિષયમાં આપણું સંપન્ન થઈ ગયું છે આજે જે વિચાર કરવાનો છે એ વાર્તા સાહિત્યમાં જે વિષયનો ઉલ્લેખ આપણને મળે છે ભક્તિ શરણાગતિ સિવાયના શાસ્ત્રમાં બતાવેલા જે અન્ય ધર્મો એટલે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ જે બાળકો બેઝિક કોર્સમાં જોડાયા છે એ લોકોને આ કહેવાની જરૂર નથી અલગથી પણ એવા આપણને વાર્તામાં ઘણા ઉલ્લેખો મળે છે જેમાં શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી પણ તે સિવાય શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સંપર્કમાં આવેલા જે સેવક વર્ગ છે એમના જીવનમાં પણ પુષ્ટિમાર્ગીય કર્તવ્ય સિવાય પણ અન્ય જે આપણા વૈદિક ધર્મનું પાલન કહી શકાય છે ને એનું આચરણ પણ જોવા મળતું હતું જે આજે આપણને આધુનિક ગુરુ અને શિષ્ય બંનેમાં બહુ ઓછું જોવા મળે છે અથવા તો નથી જોવા મળતું એ સંબંધમાં તમને જે કંઈ પણ પ્રસંગો ચરિત્ર એવા સ્મરણમાં આવતા હોય કે જેમાં પુષ્ટિભક્તિ માર્ગી કર્તવ્ય સિવાય અન્ય આપણા સનાતન વૈદિક પરંપરાના કર્તવ્યો કે ધર્મો છે એનું પાલન વૈષ્ણવો કે આચાર્ય વર્ગમાં કરવામાં આવતા હોય એનું તમે નિરૂપણ કરો જેવી રીતે કોઈ મેં વાર્તા સાંભળી છે કે આપણે આમાં જ આવતી હશે ચોરાસી માં જ આવતી હશે કે કોઈ બાળકનો જન્મ થવાનું હતું જન્મ થવાનું હતું તો તેમાં એક હતા સ્ત્રી તેમણે કહ્યું કે હું આ મૂર્ત જોઈ આવું તો તેમાં મૂર્ત તે જોવા ગયા અને કહ્યું કે આપ હમણાં ન પધારો અને આ દિવસે પધારો તો તે દિવસે જન્મ થયો હતો તો આપણા પુષ્ટિ માર્ગમાં એવું થોડી આવે છે કે મૂર્ત જોવું જરૂરી છે ને મૂર્ત એવું જોવું જોઈએ તો મૂર્ત નું આમાં નથી ઉલ્લેખ થતો તો આમાં એવું એટલે અત્યારે આપણે પુષ્ટિ માર્ગમાં શું માન્ય છે અમાન્ય છે એની ચર્ચા નથી કરવા માંગતા પણ પુષ્ટિ માર્ગી કર્તવ્યનું જે પાલન કરતા હોય એવા લોકો શાસ્ત્રમાં બતાવેલું જે હિન્દુ ધર્મનું કહી શકાય એવું પણ અન્ય આચરણ છે એમના જીવનમાં હતું એટલે વર્ણાશ્રમ ધર્મ છે સદાચાર છે એવા કયા ઉલ્લેખો આપણને ધ્યાનમાં આવે છે એ હું કહું છું તમને કે શ્રી મહાપ્રભુજી સંધ્યા વંદન કરતા હતા એવા ઉલ્લેખ ઘણા બધામાં મળે છે કે કોઈ નદી ઉપર પધારે કે તળાવ હા સરોવર પછી અને એટલે સદુપાંડેજીની વાર્તાનું આવે છે કે એકવાર ત્યારે મુખ્યાચાર્યજી ને ગોવર્ધનનાથજી માટે ગાય લેવી હતી તો એમને એમની વેદ વેદકર્મની વીટી થી એ ગાય ખરીદી તો એ વેદ વેદકર્મની વીટી શ્રી આચાર્યજી પાસે હતી તેથી કદાચો જણાવી શકે કે શ્રી આચાર્યજી એટલે વેદ કર્મમાં પણ એટલે બધું પણ કરતા હતા હા શાબાશ બહુ સારી વાત છે પછી દામોદરદાસજીના માટે શ્રી ગુસાઈજી શ્રાદ્ધ કરાવવા પધાર્યા હતા શ્રાદ્ધની વિધિ કરાવવા પધાર્યા હતા તો તેની દક્ષિણા રૂપ શ્રી શ્રી ગુસાઈજીને દામોદરદાસજીએ સિદ્ધાંત સિદ્ધાંત નો દોઢ શ્લોક તેમને સમજાવ્યો હતો શ્રી ગુસાઈજીને એટલે શ્રાદ્ધ કર્મ પણ બધા કરતા और बोलो જીજે ધનવત પ્રણામ કૃષ્ણદાસ કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં આવે છે ને જીજે કે એમને કૃષ્ણદાસજી એ શ્રી ગુસાઈજી ને ઠાકોરજી થી અલગ કર્યા તો આ એમનો અપરાધ હતો તો પછી શ્રી ગુસાઈજી ને એમની જે ભૂલ થઈ છે તેના માટે ક્ષમા માંગે છે તો પછી ગુસાઈજી એમને માફ કરી દે છે તો સામાન્ય ધર્મમાં ક્ષમા આવે તો એમના સંદર્ભમાં આ વાર્તાજી આવે છે તે હા હા આવી શકે ને તેમ બહુ સારું કહ્યું હેલો હા બોલ હેલો કરવાની જરૂર હા જે જે મને જે એ વૈષ્ણવ નું નામ નથી યાદ પણ તેમને એક એક વૈષ્ણવ હતા એટલે હજી વૈષ્ણવ નતા બન્યા તો તેમના માટે ગોવર્ધન પર્વત એક દિવસમાં પાંચ છ વખત ઉપર નીચે કરતા પણ જે એ હતો એ દુકાનવાળો ક્યારે દર્શન કરવા ના આવે ગોવર્ધનનાથજીના તો પછી એક દિવસ એટલે એટલે એમને એટલું ધૈર્ય રાખ્યું કે ત્રણ દિવસ સુધી એમને વેટ કર્યું એમને ગીવ અપ ના કર્યું હા બહુ સારી વાત છે સુરદાસજી જે જે બીજો એક પ્રસંગ કૃષ્ણદાસ અધિકારી માં જ આવે છે કે એ જયારે કુવામાં પડી ગયેલા ત્યારે શ્રી ગુસાઈજી એ સર્પયોની માંથી એટલે ત્યારે શ્રી ગુસાઈજી એ એમના માટે શું કેવાય શ્રાદ્ધ કરેલું એટલે એ પણ સામાન્ય ધન સામાન્ય ધર્મ નથી એ વિશેષ ધર્મ વિશેષ ધર્મ સોરી કે શ્રી આચાર્યજી જયારે એટલે એમના પિતાનું એટલે શ્રાદ્ધ કરતા હતા અને એમને ઘી જોયું તો એમને રજોભાઈ નત્રાની પાસે માગ્યું તે પણ એક વિશેષ ધર્મ નું એક્ઝામ્પલ થઈ શકે હા બિલકુલ और कोई દયાનું કોઈ દૃષ્ટાંત હોય દયાનું <clears throat> આપણે કૃષ્ણદાસ અધિકારીના પ્રસંગમાં આપણે જોઈએ છે એ તો ક્ષમા છે જે બીજો એક ચતુર્ભુજ દાસ માં બી એક દયાનો પ્રસંગ આવે છે કે એ ગાય માટે એટલે સિંહે ગાય ને લલકારેલી એટલે ત્યારે પણ ચતુર્ભુજ દાસ સામે આવ્યા અને એ સિંહને લલકારે એટલે એમની બાજુ થઈ ગયું એટલે એ પણ એક દયાનો દ્રષ્ટાંત આવી શકે હા એ ગાય ની રક્ષા નું પણ દ્રષ્ટાંત છે અને જીવ દયા નું પણ છે જીવ દયા નું બહુ બીજું મોટું દ્રષ્ટાંત મહાપ્રભુજીના સેવક એક સિંધના હતા જેમને ને ત્યાં નોકરીમાં કઈ ભૂલ થઈ ગઈ અને એમને રોજ પાંચસો સોના મોહર રાજાને જમા કરાવવાનો દંડ થયો એ વખતે કોઈ વૈષ્ણવને ત્યાં દીકરીના લગ્નનો પ્રસંગ હતો અને એમને આર્થિક તંગી હતી એટલે મદદ ક્યાંકથી મળે એ આશાથી એ એ વૈષ્ણવને ત્યાં ગયા નારાયણદાસ લગભગ હતા તો એમણે ઘરેથી આવેલી જે સોનામોરની થેલી હતી એ રાજાને ત્યાં બાદશાહને ત્યાં જમા કરાવવાને બદલે ચૂપચાપ આ વૈષ્ણવ પતિ પત્નીને આપી દીધી અને એના બદલે એટલા કોરડા ખાવા માટેનું એમણે સ્વીકારી લીધું તો આ પણ બહુ મોટું દૃષ્ટાંત છે વર્તાજીને બહારનું એ જ રીતે ધૈર્યનું દ્રષ્ટાંત પણ આપણને મળી શકે સંતદાસ ચોપડાના પ્રસંગમાં કઈ રીતે સંતદાસજીને શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તમારું બધું ધન છે નષ્ટ થઈ જશે પણ જેટલું ધન તમે તમારા ઠાકોરજીની સેવા માટે અલગ કાઢી રાખશો એ નષ્ટ નહીં થાય અને શ્રી મહાપ્રભુજીના કહ્યા પ્રમાણે જ થયું તો સંતદાસ ખૂબ ખુશ થયા કે મેં એવા ગુરુને પસંદ કર્યા છે કે જે ગુરુ ભૂત ભવિષ્ય વર્તમાન બધું જોઈ શકે છે જાણી શકે છે એટલે મેં યોગી ગુરુને પસંદ કર્યા એ મારી પસંદગી સાચી છે એ એમને ખુશી થઈ અને પોતાનું બધું દ્રવ્ય નષ્ટ થઈ ગયું એનાથી એમના મનમાં જરા પણ એમણે ધીરજ ન ખોઈ જે જે બીજો એક પ્રસંગ શ્રી ગુસા શ્રી કૃષ્ણદાસ અધિકારીમાં જ આવે છે કે તેઓએ કૃષ્ણદાસ અધિકારી આટલું બધું શ્રી ગુસાઈજીએ વિપ્રયોગ કરાયો પણ તો પણ શ્રી ગુસાઈજીએ પછી છેલ્લે દયા કરીને એમને માફ કરી દીધા ક્ષમા નો દ્રષ્ટાંત છે બે વખત કહેવાઈ ગયા વાતનો ધ્યાનથી સાંભળો પેલા જે બોલી ગયા હો ને એના દયામાં કુંભાનદાસજી નો પ્રસંગ આવી શકે છે જયારે કુંભાનદાસજી ના ગળામાં જે કોળિયો હતો એ અટક્યો તો શ્રી ઠાકોરજી એમને એટલે જલ આપતા આવ્યા એમની ગાડીજીમાં કે તે દયામાં આવી શકે આવી શકે ગુરદાસજી ના પ્રસંગમાં પણ હેલો જેજે જેજે આપણે બુલા મિશ્ર નું પણ પ્રસંગ લઈ શકીએ આપણે એટલે એમને વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગંગા નદી પર જ્યારે ગયા હતા તો ત્યાં એમને એટલે વિદ્યાની દેવી સરસ્વતીજી ને એવું કીધું કે તમે તમે જ્યાર સુધી મને વિદ્યા નહીં આપો ત્યાર સુધી અહીંયા જ બેસી રહીશ તો પછી એમને એમની ઇન્દ્રિય પર નિગ્રહ કર્યો હા બહુ સાચી વાત છે એવી રીતે તપસ્યા તીર્થયાત્રા પરોપકાર એવી વાર્તા આવે છે કે જેમાં વૈષ્ણવો પોતાના ગામ પાસેથી પસાર થતા જે મેઇન રોડ હોય હાઈવે ત્યાં લોકોને ખાવા પીવાની આરામ કરવાની સગવડ મળી રહે એની વ્યવસ્થા કરતા અને એવા વૈષ્ણવ હતા કે જે બહાર ઉભા રહેતા રોડ ઉપર અને જ્યાં સુધી કોઈ વૈષ્ણવ ના આવે ત્યાં સુધી એ પોતે પ્રસાદ ન લેતા એમને પ્રસાદ લેવડાવ્યા વિના તે સિવાય આવતા જતા જે લોકો હોય પદ્મારાવલ વગેરેના પ્રસંગમાં આવે છે કે લાંબો સફર હોય એટલે લોકોને સાથે એટલા પૈસા લઈ ન જઈ શકે કે કોઈ ગરીબ પણ હોય તો આવતા જતા લોકોને એ પોતે આર્થિક રીતે યાત્રા માટે મદદ પણ કરતા એવા પ્રસંગો પણ આપણને જોવા મળે છે એ પરોપકારના દયાના એ પ્રસંગો છે તીર્થયાત્રા તો આખી વાર્તા સાહિત્યમાં આપણને સર્વત્ર જોવા મળે છે શાસ્ત્રમાં એ વાત ખાસ કહી છે કે જ્યારે યજ્ઞરૂપ યજ્ઞરૂપ ધર્મનું આપણે પાલન ન કરી શકીએ જે વેદમાં ખાસ કરીને મુખ્ય કર્તવ્ય બતાવ્યું છે તો તે સ્થિતિમાં આપણા આત્મકલ્યાણ માટે પવિત્રતા માટે ભક્તિભાવ વધે તે માટે જ્ઞાન પ્રાપ્તિ થાય તે માટે તીર્થયાત્રા કરવી જોઈએ એટલે શ્રી મહાપ્રભુજીએ લખ્યું છે કે યજ્ઞાસ તીર્થાની છે સમાની હરિણા કૃતા યજ્ઞ અને તીર્થ બંનેને ભગવાને એક સરખા શક્તિવાળા બનાવ્યા છે તો કલિકાલમાં તીર્થાટનનો મહિમા ખૂબ વધારે એટલે બધા લોકો તીર્થનું સેવન કરવા માટે આવતા જતા આપણે પુરુષોત્તમ દાસ શેઠ અને આના પહેલાના બે સેશનમાં તીર્થયાત્રાના સંબંધમાં ઘણો બધો વિચાર કર્યો જે જે દંડવર પરમ જે સુરદાસજીના પ્રસંગમાં આવે છે કે એ જ્યારે ગામમાં રહેતા ત્યારે એમને બહુ બધી લાલચ મળી તો બી એ લોભાયા નહીં એટલે એનો ઉદાહરણ દમનો છે હા બહુ સારી જે સામાન્ય ધર્મમાંથી સત્ય આવે છે તો એમાં મને વૈષ્ણવનું નામ તો નથી ખબર પણ એમના જે પિતા હતા એ હકીમ હતા એટલે એમને કોઈ બીજાનું જે ધન હતું એ ચોરી લીધું હતું તો એમના જે પુત્ર એમને સાચું કીધું કે મારા પિતાએ જ આવી રીતે ચોર્યું છે અષ્ટ સખાની વાર્તામાં જ આવે છે પાછળની એ સત્યનિષ્ઠાનું દૃષ્ટાંત છે એટલે એમને સાચું કીધું કે મારા પિતાએ જવું કર્યું છે એ જ રીતે સાદગીનું પણ આપણને દૃષ્ટાંત જોવા મળે છે દામોદરદાસજી ના પ્રસંગમાં ઠાકોરજી ની સેવાનું જલ પોતે ભરવા માટે પધારતા નદી કિનારે જબકિ એમના પત્ની બહુ ધનિક પરિવારમાંથી આવ્યા હતા અને સાથે એમના સસરાએ એની દીકરીને સાસરામાં કામ ન કરવું પડે એટલા માટે ઘણી બધી દાસીઓ પણ સાથે આપી હતી તેમ છતાં પણ ઠાકોરજીની સેવાનું કાર્ય હું જાતે જ કરું એવો એમનો પોતાના સેવ્ય માટે પ્રેમ એમના મનમાં એવો કોઈ અહંકાર નહીં એવી રીતે શેઠ પુરુષોત્તમદાસનો પણ એવો જ પ્રસંગ છે કે કાશીના રાજા એમને મળવા માટે આવ્યા તે વખતે પોતે ઠાકોરજીના ગાયોની ગૌશાલામાં ગોબર ઉપાડતા હતા પુરુષોત્તમદાસ કેટલા તે વખતે પ્રતિષ્ઠિત ગણાતા હશે કે રાજા સામે ચાલીને મળવા માટે આવતા તેમ છતાં એમને એવો સંકોચ ન હતો ઠાકોરજીની ગાયોની સેવા પણ જાતે કરતા એ જાતની એમની અંદર સાદગી પણ હતી સહજતા સરળતા પણ હતી ઘેરે બીજો એક પ્રસંગ દામોદરદાસ માં કે એટલે ત્યારે શ્રી ઠાકોરજી જયારે પધાર્યા હોય છે શ્રી મહાપ્રભુજી ના એટલે બ્રહ્મ સંબંધની એટલે બ્રહ્મસમન મંત્ર માટે એટલે કઈ કહેવા ત્યારે શ્રી મહાપ્રભુજીએ તૈયાર પવિત્ર તૈયાર રાખ્યું હોય છે એટલે એ પણ એક પ્રકારનો ધર્મ જ કહેવાય એવું આવે છે હા એટલે સેવા ક્રમમાં પૂજા માર્ગીય પ્રણાલી છે એનો સ્વીકાર શ્રી મહાપ્રભુજી કર્યો હતો એ આપણે એમાં વિચારી શકીએ એ જ રીતે એકાદશીના વ્રતનું જયંતિના વ્રતોનું નિરૂપણ પણ આવે છે બદ્રીનાથજી શ્રી મહાપ્રભુજી પધાર્યા અને ત્યારે એકાદશી હતી ને ફલાહાર શોધવા માટે ખૂબ ગયા બધા તો પણ કઈ પ્રાપ્ત થયું નહીં એવું વર્ણન ત્યાં આવે છે એ જ રીતે બ્રહ્મસંબંધ મંત્ર મહાપ્રભુજીને પ્રભુએ પ્રાપ્ત કરાવ્યું ત્યારે પણ એકાદશીનું જાગરણ હતું એટલે શ્રી મહાપ્રભુજી જાગતા બિરાજ્યા હતા એટલે એકાદશી નું જાગરણ છે કરવું જોઈએ એ પણ એના સમજાય છે પરમાનંદાસજીના પ્રસંગમાં પણ આવે છે કે પરમાનંદાસજી અડેલના સામે કાંઠે નદી કિનારે એકાદશીનું નું ભજન કીર્તન કરતા હતા અને ત્યાં ના ખવા ખવાસ સાંભળવા માટે ત્યાં ગયા એટલે તે વખત તો આખો સમાજ હિન્દુ સમાજ આ પરંપરામાં વિશ્વાસ રાખતો હતો કે અગિયાર રત્ના રાતના ભગવત નામ લેવું જોઈએ સુવું ન જોઈએ એટલે જાગરણનો ક્રમ પ્રાચીન કાળમાં રહ્યો જે જે આપણે પદ્મનાભદાસ નું પ્રસંગ પણ લઈ શકીએ એ ખાલી છોલા ધરતા હતા તો એમને જયારે જયારે છપ્પન ભોગ આપ્યું હતું શ્રી અક્કાજીએ તો એમને ના પાડીને એમને સંતોષ કર્યો સાચી વાત છપ્પન પણ સીધું સામગ્રી મોકલાવી હતી એમણે નહીં સ્વીકારી પછી ગુસાઈજીએ તેને સેવામાંથી દૂર કર્યા તો પછી એટલે અચ્યુતદાસ પાસે મળવા ગયા અને એને બધી આ વાત કીધી તો પછી અચ્યુતદાસે કીધું ચિંતા ના કર પછી અચ્યુતદાસે ગુસાઈ બધી વાત કીધી તો ગુસાઈજીએ પછી તેમણે પાછા શ્યામ લીધા તો દયામાં આવી શકે હા બિલકુલ આવી શકે ક્ષમામાં આવે ક્ષમા દયા નજીકનું છે પણ અપરાધનો પ્રસંગ છે ને એટલે અહીંયા ક્ષમા કહેવું જોઈએ પછી શ્રી અપરાધ અપરાધને ક્ષમા જી જી એટલે મનારમાં એક વૈષ્ણવ તેમનું નામ તો નહીં યાદ આવતું પણ એમને શ્રીનાથજીના એટલે કે ભોજન બનાવવામાં એમને રાખેલું છે જેઠાજીએ અને એમને એટલે બગડેલી સામગ્રી ધરી તો એમને બહાર નીકાળી દીધા અને અચ્યુતદાસ પાસે જયારે ગયા રડતા તો અચ્યુતદાસે શ્રી ગુસાઈજીને કહીને એમને એટલે પ્રાણ એટલે કોઈ સેવા અપાવી એટલે પણ એક માફી નો પ્રસંગ અત્યારનું જોજે મને બીજું એ પણ લાગે છે કે એટલે કૃષ્ણદાસજી જ્યારે એમના પપ્પાએ બંજારા પાસેથી પૈસા લૂંટ્યા તેમને ખોટું થતું કે એમને ખબર પડી એમને એમના પપ્પાને પણ એટલે કે સાચું સાચું રાજાને કહી દીધું કે મારા પપ્પાએ પૈસા લૂંટ્યા હા સાચી વાત આ બંને વાતો હમણાં જ કહી ગોપાલે અને કોઈ કે બીજા તમે પોતાની વાત જયારે કહો ને તો બીજા જે કહ્યું હોય એને ધ્યાનથી સાંભળ્યા કરો એટલે એ રિપીટ ન થાય આપણે કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં એવું લઈ શકીએ કે તે એટલે જયારે એમને શ્રી ગુસાઈજીને આવવા ના દીધું મંદિરમાં તો એમ એટલે તો જે શ્રી ગુસાઈજી છે એમને શ્રી કૃષ્ણદાસ પર ક્રોધ ના કર્યો ને એમને ક્ષમા આપી દીધી આ વાર્તામાં જે જે બંને ગુણ આવી જાય છે સામાન્ય ધર્મના હા જેમ પેલા મહાપ્રભુજી જેમ આત્મનિવેદન દીક્ષા આપતા એના પેલા જે પણ ઉપવાસ અને કરાવતા જે આંતરિક અને બાહ્ય પવિત્રતા માટે કરાવતા હતા એ પણ એક ધર્મ આવી શકે ને જેમ બધા જે જે વૈષ્ણવોને આત્મનિવેદનની દીક્ષા આપીને પેલા ઉપવાસ કરાવતા પછી સ્નાન કરવા માટે સ્નાન કરવાની આજ્ઞા આપતા હતા એવી રીતે સ્નાન કરવાથી જે બાહ્ય શુદ્ધિ છે શુદ્ધિ આવે એટલે પછી પવિત્રતા શરીરમાં એના માટે તો એ પણ એક ધર્મ આવી શકે હા બિલકુલ નિર્જમન હલ સ્વામીજીનો પ્રસંગ એટલો છે કે જ્યારે શ્રી એટલે કે ઠાકોરજી જ્યારે પધાર્યા અને જયારે શ્રી આચાર્યજી દામોદરદાસ સ્વામીજીના ખોડામાં સૂતા હતા એટલે પૂરતા હતા તો દામોદર દામોદરદાસ ઠાકોરજી ને છાડા રાખ્યો તો શાસ્ત્રમાં એવા વર્તન એવા કદાચ છે ને કે અગર ગુરુઓને એટલે ભગવાન તો ગુરુની એટલે પાસે જવાનું છે એક આઈશ એને કયો ધર્મ કહીશ તું શિષ્ય ધર્મ સેવક ધર્મ કે શિષ્ય ધર્મનું પાલન કર્યું એમ આપણે કહી શકીએ તે સિવાય આપણને નારાયણદાસ બ્રહ્મચારી નો પ્રસંગ મળે છે કે વર્ણાશ્રમ ધર્મમાં એમણે આજીવન બ્રહ્મચારી રહેવાનું સ્વીકાર્યું નૈષ્ઠિક બ્રહ્મચારી તે જ રીતે નરહરિ સંન્યાસી હતા એ આજીવન સંન્યાસ એમણે રાખ્યો તો વર્ણાશ્રમ ધર્મમાં સંન્યાસ અને બ્રહ્મચર્ય આશ્રમ ગ્રહસ્થના તો દૃષ્ટાંતો ઘણા બધા છે જ તો એ પણ આપણને આમાં જોવા મળે છે એ સિવાય તીર્થોની અંદર દાન પુણ્ય કરવું તીર્થના પુરોહિતોનો સત્કાર કરવો જીવો ઉપર દયા કરવી પરોપકાર માટે લોકોને અન્નદાન કરવું વસ્ત્રદાન કરવું કુવા તળાવ વગેરે ખોદાવવા જેમ કૃષ્ણદાસજીને કોઈ રૂપિયા આપી ગયા હતા કે આના તમે કુવો બનાવજો તો આ બધી પરોપકારની પ્રવૃત્તિઓ પણ એનો ઉલ્લેખ આપણને વાર્તા સાહિત્યમાં પ્રાપ્ત થાય છે તો આજે બહુ સારો કર્યો હજી પણ તમે થોડું વાર્તાનું અવલોકન કરીને જે જે જો આ વિષયમાં બીજા કોઈ દ્રષ્ટાંતો તમને પ્રાપ્ત થાય તો આજે આપણો સમય થયો છે તો અહીંયા જે જે મને કે જે જે નારાયણદાસ લુહાણાના પ્રસંગમાં આવ્યો હતો ને કે એ જે દિવસે પાંચ પાંચ હજાર રૂપિયા ના ભરે એ દિવસે એમને પાંચસો કોડા ખાવાના તો એમને એટલે વૈષ્ણવ ધર્મને લીધે પાંચ હજાર રૂપિયા નતા ભરાયા ના એટલે એક વખત એમને પાંચસો કોડા માર્યા પણ એમણે પોતાનો વૈષ્ણવ ધર્મ પ્રકટ નતો કર્યો એટલે આમાંથી એટલે દમ અને ઇન્દ્રિય અને સહનશીલતા એટલે એ ગુણ આવે છે એ વિષય આપણે ચર્ચાઈ ગયો તો કદાચ થોડો લેટ જોડાયો છે